નરી બધા પીપુડી વાળા દેખાય આવ્યા છે તમે લલિતભાઈ નો ફોન છે દાદા હા ના થાય પેલું કાપવાનું હોય તો એ હૃદય પર નુકસાન કરે જેનું હાર્ટ એટલું મજબૂત હોય તે કહી શકે શું કહ્યું બીજું પાપ ની વાત તો બાજુ મૂકો પણ હા પાપ તો હા આ ક્રોધ કરે ને તો બે મરઘા મારે જેટલું પાપ લાગે ક્રોધ જબરદસ્ત ક્રોધ કરે છે લોકો એ બે મરઘા માર્યા પાપ જ છે પાપ જ તમે જ્ઞાન આપ્યું ની ત્યાર પછી એને પાપ પેલા અડે ને એક બાજુ ઓરવી જાય નિકાલતા કારણ કે અહંકાર પેલો હું હું ન હોય ને કે છે હું હસમુખ નહીં એવું કે અત્યારે સુધી એવું કે હું હસમુખ છું ને અત્યારે કે હું હસમુખ નહીં એવું કે ગુલાબી છે હું ગુલાબી નહીં જે છે તે ભુલાભાઈ નું છે મારું નથી ફરી ગયા તરત થઈ ગયા જે કઈ તોફાન છે એ બધું ગુલાબાઈ નું છે મારે કઈ નથી ખુરશી બદલાઈ ગઈ દાદા પ્યાલો ફૂટી જાય કે વટવાડ કે છે ને વ્યવસ્થિત થયું નહીં કહેવાય નહીં કહેવાય દાદા એમ તો તરત આપી દેવું પડે વાંધો નથી વિચારો તમે ગાડી નો ગુનો થાય ને પોલીસ વાળાને કહો એ ગુલાબી કરીશ મારે શું કે ચાલે કે વારો કે ગુલાબી વાળી આવી મોટી ક્યાંય જાણતા નથી ત્યારે અને વ્યવહાર તો માન્ય કરવો પડશે ને વ્યવહાર તો ઘણી વાર હું છે ને તે એમ કેમ કે મારા પાપ પુણ્ય સુખ દુઃખ બધું દાદા દાદાને સમર્પણ મારે તો પરમાનંદ સુખ જોઈએ સનાતન સુખ જોઈએ એ વાજબી છે કે કેમ બરોબર તમારે બુદ્ધિ બધી હોય છે થોડી ઘણી કડવું કડવું નાખીએ ને ગરવી ગરવી આમ પાસે રાખીએ એવું ના થાય એટલે મારા સુખ દુઃખ પાપ પુણ્ય જે હોય તે બધું મારો દાદા સમર્પણ મારે તો દ્વંદ્વ થી પર જોવે પણ સુખ માં તો ચોટી પડે છે સાચી વાત છે દાદા <coughs> આ મોટે લીધા કેટલા વર્ષ થયા મને ભૂલ કરીએ છીએ તે દાદા એમ કે છે કે ભૂલ જાણે છે ભૂલ નહીં કાઢવી જોઈએ આપડે એવું એવું જે ન જાણતા હોય તે જ ભૂલ આપણે કાઢવી જોઈએ એમને કામ નાખીએ if you argue with your wife, you know, and if you find any fault to your wife, you know, then uh, you don't tell your wife that that's your fault, you know. You just think that it is your own sin that came across, you know. car up the interstate with no water in it. that was her fault. and I was down you there. Did, you did your part, but she didn't, I, and I she didn't follow instructions. pour water in it and get it started again. એ કહ્યું છે ગઈકાલ રાત્રે એમણે એમની વાઈફને કહ્યું કે ગાડી લઈ ગઈ તો તેમાં પાણી ના હતું તો પાણી નાખવાનું કહ્યું હતું પણ તેણે ના એ પ્રમાણે ના કર્યું એમની વાઈફે અને ગાડી અહીંયા આવીને અટકી ગઈ એ કે છે કે I I told her to do it અને અમે એને કરવાનું that was her fault. તો એમને ભોગવી એમની વાઈફે ભોગવી એટલે એમની જ ભૂલ ભોગવે તેની ભૂલ દાદા mood right. Mood of wife or mood of That's- husband no, just black. How about some uh, sugar in it? No, no, no, just black. who is speaking with you Who is speaking of me? Was it me? Right now. we- now who is speaking with you Who is talking to you right now? The religious leader that had come to Berea. Religious leader that come to Berea એટલે હા. ધર્મના original tape record is speaking with you original tape record is speaking with you Okay. This is not original No, no. Not <laughs> this is much. Original Right. I am not speaking. This is original. The original tape record is speaking with you. I am searching. Okay, what, what, what, what are the words? You're saying what are the words? મને Don't સમજ પડે. understand. હું નોંધ રાખું છું કઈ he just obs each and every Live. second Right. Live, not tape. he doesn't have to think before he speaks it just automatically comes out you know if you have to say something to me maybe વિચારવાનું નહીં She's taking it all down anyway. એ શું કહે છે? ઘણા લોકો વિચાર કર્યા પછી બોલે છે yeah એ વિચારો ને એનું નીકળ્યા જ કરવાનું. it just automatically comes and comes in every second Very good. એવી રીતે ઘરમાં વર્તવું એ પૂછી જુઓ કઈ બધું how do I you know દાદાને બધી જ્યાં જ્યાં અથડામણ થતી હોય તે પૂછી જુઓ એટલે તમને અથડામણ ખોટી થાય તે બધું દેખાડે તમને જ્યાં જ્યાં અથડામણ થતી હોય how do you behave in your own home you know do you have any kind of con- you know No, no contradiction with your families problem. No. Boss જોડે એ બધા જોડે boss Biggest problem is teaching her to put water in the car <laughs> when it gets low. We have no problem. No, problem. no મારે કશો એમ કે <laughs> કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં પણ very good very good very happy home no problem નહીં નો પ્રોબ્લેમ કોઈ એમ કે બોસ ના you know if there is any problem with your boss or any I work for myself so about, yeah. એ પોતાના માટે જ કામ કરે છે એમ કે I you know pretty good shape pretty good come November I may have some trouble. એ કે કે નવેમ્બર આવશે ત્યારે જરા જરા ટ્રબલ રહેશે નવેમ્બર માં ઇલેક્શન છે ને દાદા એમનું નામ શુદ્ધાત્મા કહી અને એને અરજી કરજે કહી એમને વિનંતી કરજે કહી there is God within yourself so you make an application to your own God and you will succeed Thank you. I think you've done a you good have a job. pure soul you know If you do a good job, then you, you shouldn't worry about losing. Do the best you can. Be a good person there. હું આમ કરી નમસ્કાર કરું છું He says that I bow myself like this way. He himself that God. you know it મંદિર છે એ આ મંદિર છે કે this is the whole bo- you know His, like a tem- his temple body is temple. His body is temple. This is only church. God is inside. This is only church. Right. God is inside. Right. So what should be? એમને દાદા ભગવાન નમસ્કાર બોલશે ને પછી આપણે કરીએ છીએ વિધિ કરીને પછી કરાવવું પડે વિધિ કરી નહીં ભાઈ ના નહીં કરીએ કરી પછી કરાવી today I will bless you તું મારો તું છે Avtikara Johnson, he will bless you today. <laughs> I usually get mixed up with that language anyway. Tomorrow he will leave. Tomorrow morning he's leaving to London, Kentucky, then Corbin, Kentucky, oh. and he's going to Oak Ridge, Tennessee, oh. uh, Knoxville, and then Oak Ridge. Certificate of no objection. no objection, okay. How about that? I will give you no objection certificate. You'll have to bring his name up there and we'll make him an honorary citizen of Berea. I have these nice folders and we'll make him Okay, an I'll honorary bring it citizen down. of Berea. I'll, what do you need to bring it with? Just whatever you want put on, however you want his name spelled. Mhm. Okay. દાદા એ તમને This is why they're all so happy. You get me? Yeah. એટલા માટે આપણે બધા એમ કે આ બધા હેપી છે Uh, He made you happy, didn't he? Oh yes. <laughs> માથાની પગ ગતિ જતા રહે છે ભગવાન શું છે આપણું પેમ્પલેટ છે ને બધું વસંતભાઈ ત્યાંથી આવી what is your I am team T I am T I am team are Tim. Yeah. Exactly. Your name is Tim, not you are. My name is. Your name is Tim, not you are. <laughs> I am Who not are you Tim. then? Uh, I'm a reporter. હું રિપોર્ટર છું એમ કે નહીં. પત્રકાર છું Reporter is એ અર્થ તો તારો ધંધો છે કે Profession. That's your profession, you know. Yeah. You know. Oh. That's your profession as a reporter. You do your right. job, Well, you know. That's still not what not I you am. are. You are not. So who are you then? I'm a student. I'm a, and I, I am a student again. હું વિદ્યાર્થી છું એમ કે No, no, no, એ વિદ્યાર્થી વિદ્યાર્થી છે? Yeah, વિદ્યાર્થી. તે કઈ પેલો આ શું નામ કહ્યું Team, yeah. ટીમ ઇઝ વિદ્યાર્થી કે Tim is a student, not you. Not you. That's the mystery there. Then I wouldn't know. <laughs> મને ખબર નથી એમ You must realize yourself. You must realize yourself. This is not not yourself. It is your name. Name of the body, not your. And the body is your. my hands, my body, my egoism, my mind, my who is, who is speaking? My egoism, my mind, my speech, my talent. Who is speaking? You. You must know that. No, he said. <laughs> oh, me. He's telling that you say that my body, oh. my intellect, my talent. That means who is, who says that that my body, my, you yourself is not body. You won't say that I am body. You won't say that I am mind. You say my mind, my body, my speech. That means you are separate from your mind, speech and body, no? So who is that I who is telling that I am, this is my, my, my? Something different. Yeah, that's true. So, like you say. કંઈક જુદું છે એમ કે તે બોલ. Ah, something is different એમ તો તારે સમજાયું ને થોડું? yeah ખ્યાલ આવ્યો દાદા So he You was, must realize you realize that what is that I? then you will remain safe side forever. This is unsafe. Team is the unsafe side. Not safe side. Your team is correct by relative viewpoint, not by real viewpoint. your team is correct is correct right by relative viewpoint, not by real viewpoint. Real viewpoint. Can write down that. By relative point, you are team, by relative point, you are reporter. See? Yeah. You are son of your father, you are father of your son. Everything is by relative viewpoint, not by real viewpoint. Your so team is correct by relative viewpoint, not by real viewpoint. But who, who are you by real viewpoint? You must know that. Right now you know everything but is relative but not real. So he asked that you should know who you are by where you are." <coughs> I should know? Yeah, yes. Sir. Because you, you know everything relative, not real one. you hmm. asking the wrong person. <laughs> who has created this world? Who has created this world? Who has created this world? I don't know. મને ખબર નથી દાદા What he's saying is your body is, like Yeah. his body is a temple. It's not really the body that's speaking inside of it. It's he that is speaking, but it's not his body. His body is only the temple to carry his voice and his speaking. Who has created this world? Nobody I has would- created. No, I would say God has. એ કહે કે ભગવાને કરી છે God has created this So, who is the who is the creator of God? God is his own creator. God never, God is If always God is creator of this world, so who is the creator of God? no one. કોઈ નથી એમ કે ભગવાન The, Huh? he is always. The yes. world, the world God. is the puzzle itself. The world is the puzzle itself. The world itself. The world is a puzzle itself. Puzzle itself. Vignan થી થયેલી છે વિજ્ઞાન થી જેમ ટુ એચ ને ભેગા થાય પાણી થઈ જાય કોઈ એમ કરવું નથી પડતું એ સમજાવો ને two atoms of hydrogen and one atom of oxygen get together and it becomes, you know, it becomes a water, right? H2O. Right. So that's scientific. The world is, the world is scientific. Yeah. Still, uh, is your body. God is creator is correct by relative viewpoint, not by real viewpoint. By real viewpoint, God is not created of this world at all. only scientific circumstantial evidence. Scientific circumstantial evidence. That is the space, time. કેટલા બધા સ્પેશિયલ એવિડન્સ થાય ત્યારે આ કામ થાય God is created is correct by Christian's viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. You ask anything what you feel like it is, you know. Just a little. He'll give you the proper answer. I have not experienced I have not experienced any kind of tension since 27 years. He hasn't experienced any kind of tension since, you know, 26 years. How do you do that? 27 years. Any kind of tension I have not experienced. Tension? Tension. No tension, no worry. No worry. For last 27 years. How? How? એ કેવી રીતે મને સમજાવો હે? કેવી રીતે અમે દાદાને કઈ ઢોલ મારીએ ગાળો ભરીએ મારીએ તો કોઈ ટેન્શન ના myself is complete apart from this body as a neighborer as a neighborer who is sitting with you you get it You are. તમે વાત કરો છો. No, no. Okay. Original tape record, original tape record is speaking with you. This is not original. Original tape record is we speaking with you. What is the connection between your body and your soul? તમારી શરીર અને આત્મા વચ્ચે શું સંબંધ છે શરીર આત્મા વચ્ચે એક પૂછો છૂટું જ પડી ગયેલું છે મારું તો તારામાં સંબંધ રહેલો છે It's all separated for him. For you, you know, it's તારામાં જોઈન થયેલું છે કઈ for your soul and your body is connected. Not for him. Not for him. It's separated for him. That's what he's trying to explain you. you know. How does a separate soul move the body? એ કેવી રીતે એમ કે કે શરીર ને આત્માને જુદો પાડી શકે પાડી શકીએ તારે જયારે પાડવું હોય તો કે છે whenever you want to do it he'll do it for you. that's what he does that's what he had done for us More than then, then 50. you will be pure soul. એ સર્વ પાપોને નાશ કરીએ ત્યારે પછી પાપને શું કે He'll burn all si- all of your sin you know he'll burn all your sins and then you will be pure soul. then you will be pure. he can do. Is that why you wear white? એટલા માટે તમે આ સફેદ કપડા પહેરો છો નો નો નો સફેદ કપડા Where do you live? તમે ક્યાં રહો છો એમ કે ઇન્ડિયામાં He lives in India. Why are you here? તમે અહીંયા શા માટે આવ્યો છો અમેરિકા શા માટે આ લોકોને ટેન્શન બંધ કરવા માટે Here came to you know. Make the people tension free. Make the people happy. No tension free. No worries. Yeah. Not you know to make people tension free. Fifty thousand miles in tension than Keras India. Fifty thousand miles. Yeah. Okay, doctor. Sir. Four months. There's some groups that have come by, and um, he suffers all the pain and problems that they have with him, so they don't have to be unhappy. He doesn't suffer well. He, he, knows how to take it and does not bother him like it would you. He visits Albuquerque. He's gone on to London and Corbin and Knoxville and Oak Ridge and He's been in lots of California, a lot of states in you know California, California, Oklahoma. I didn't see him in Las Vegas last week when I was there. Mm-hmm. એ કહે છે મેયર કહે છે કે તમે લાસ વેગસ એનો દુનિયાનું મોટા મોટું ગેમ્બલિંગ સેન્ટર છે ને જુગારનું ખાનું ત્યાં એ ગયા હતા ત્યાં તમને ના જોયા લાસ વેગસ લાસ વેગસ એ દુનિયાનું મોટા મોટું ગેમ્બલિંગ નું જુગાર જુગારખાનું છે ને ત્યાં ગયા હતા કે દાદા ને ત્યાં ના જોયા બધે મેં કઈ દાદા બધા ફરી વળ્યા છે બધા દાદા ના મારી મારી <laughs> The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. તો એ પઝલ માંથી આખો દર પઝલ જ તારે ઉભા થાય ગઈ કહો He says that once the puzzle, there is already there. you are having the puzzle. So once you are in puzzle, the whole day કારણ કે you will get more and more દુનિયા જ પઝલ puzzle. થઈ ગઈ So because એટલે the પઝલ જ world ઉભા is થાય puzzle. પેલા અનિલભાઈ નો હતો. ચાલો હું વાત કરું. Jump. Where, where are all of you from? Okay, these all people are from Come on, Bill. try it, try it, Timo. Dada Bhagavan Asim Jai Jaikar Ho. Dada Bhagavan Asim Jai Jaikar Ho. Dada Bhagwan, Asim Jai Jaikar Ho. Oh, Dada Bhagwan, Asim Jai Jaikar Ho. જો મશીન ગરમ થયું હોય તો આપડે ઠંડા પાણી બાળી રેડી ઠંડુ પાડી દેવું ગાડી જોડે આપડે ચડીએ એમ ગોળ જતા બધી મશીનરી છે ચીડાવવું પડે પછી રોજ ચીડાવવું પડે રોજ તારું તારું ઉજીર ગરમ થયું એમનું મારું તો તમે ઠંડુ કરી નાખ્યું તમારું ઠંડુ થતું નથી બંને સાથે એમ કે ગરમ થાય બંને એન્જિન સાથે ગરમ થાય છે દાદા થઈ જશે થઈ જશે એમને ભૂલ કરી હતી કે આ ભગવાનની વાતમાં એમને ગેરસમજ ઉભી થઈ હતી કાલે નીકળી ગઈ વાત એટલે હવે સર પડી જશે એક ભૂલ થયેલી હોય તો પછી આગળ ડખો નડે એટલો અવરોધ પડે ને ના પડે એ એમ જ જાણતા હતા કે ભગવાન મેં કીધું પેલું ભગવાન ક્રિએટર નથી કુભાર નથી આ ભગવાન તો છે એને આવી રીક્રિએટર ભગવાન ના હોય જગત હોય જ નહીં ને મુખ્ય વસ્તુ જ ભગવાન ઘેર બેઠે ને પેલું જરા ગુજરાતું નહીં તમે આવતા હતા કયા તમે ચૂક્યા નથી વેર ખુશ થઈ ગયો બધા અંગૂઠા પકડ પકડે બધા એવું પકડતો એ ઉભો છે આમ કરવા જતો ચિત્તમ જેટલું કરે ને એ કરે બિચારા સરળ આપડે તો જેવા ને સરળ આપડા લોકો શરમ લાગે દાદા શરમ લાગે ના એમ જાતને સુઈ મોને હા દાદા હિમાલય ની શરમ નહી લાગે અને બે પગા માણસ ની શરમ લાગે દાદા સ્ટુડન્ટ હતો એ મને લાગે પત્રકાર તરીકે હમણાં જ ચાલુ થયો લાગે છે સ્ટુડન્ટ લાગે છે એમ કહે છે ને એટલે આ કોલેજ માંથી હમણાં કદાચ હશે ઘણા પ્રશ્ન નહીં એને પોતાને થોડીક સમજણ પૂછવામાં એ લાગતી હતી કે પૂછવામાં એને પણ થોડોક એ સંકોચ લાગતો હતો એને શંકા તો પડી કે હું કઈ જુદું છું આ નહીં એને સમજણ પડી એમને બુક આપવાની રહી મનુષ્યને જીવન જીવવા માટે ભક્તિની જરૂર છે કે પૈસા ની જરૂર છે કોની ભક્તિ કહો ભગવાન ની ભગવાન ને ઓળખ્યા વગર કેમ ભક્તિ કરો કોઈ શક્તિ એવી છે એમ કે શક્તિ એવી છે આપણી પાસે કામ કરે ઓહો શક્તિ એવી માની કરો ખરું ને એ શક્તિ નામ પર કરો કઈ શક્તિ આ દુનિયા ચલાવે છે તે શક્તિ કે બીજી એક જ શક્તિ છે આ દુનિયા જે ચલવે છે તે શક્તિ એક શક્તિ છે એ શક્તિ ભગવાન નથી ભગવાન જ્યાં સુખ છે લોકો સુખ ભગવાન થકી પ્રાપ્ત કરે સુખ અને દુઃખ ભગવાન થકી નહી ભગવાન એવા સુખ્યા છે કે એને સંભાળતા હાથે બે સુખ ક્ષમતા શાંતિ બાકી આ બીજી વસ્તુ તો ભગવાન એટલે એવી રીતે માનવ જોઈએ કેવી રીતે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ એવા ભગવાનને હું નમસ્કાર કરું છું એ ભક્તિ કરો ચાલે લખ્યા આગળ પર તમે તે બહાર ભગવાન કોવા નહીં બહાર તો ઉપર તો ઉપર લોકો કહે છે ને ઉપર છે તે ઉપર કોઈ બાપ હોય નથી બધે ફરી આવ્યો આકાશમાં કહે બધું આકાશ જ છે શું છે God is in every creature એટલે આ ભી માત્ર ની અંદર બેઠેલા છે જે જીતા જીતે ઝાડ હોય કે ગાય હોય ભેંસ હોય બધા માછલી હોય બધામાં ભગવાન અંદર તમારી અંદર બેઠેલા પણ તમે જોયેલા નહીં કોઈ દરે જોયેલા જ્ઞાન નથી થયું એટલે ના દેખાય હા પણ હું તમને જે કાગળ લખેલું એ પ્રમાણે ભગવાન ની ભક્તિ કરશો તો બઉ સારું પડશે સારું છે એવું પ્રયત્ન કરીશું આપડે પેલી ચોપડી પેલી આપણ મારું પૂછવું એવું છે કે મનુષ્ય ને જીવન જીવવા માટે ભક્તિ જોઈએ કે પૈસા જોઈએ પૈસા પૈસા તો હિસાબ છે તે લઈને આવેલા છીએ આપણે આપણે તો કામ જ કરવું જોઈએ આપણે આપણે કામ કરે જવાનું જમેશભાઈ કામ કરે જાય પૈસા એને મળવાના હોય એટલા હિસાબ લઈને જ આવેલા છે અને ખોટ જવાની હોય તે ખોટે લઈને આવેલા છે બંને લઈને આવેલા છે અને ભક્તિ લઈને નથી આવ્યો ભક્તિ કરવા જેવી ભક્તિ લઈને નથી આવ્યો ભક્તિ કરવા જેવી દુઃખ હોય તો કરવા જેવું સુખ હોય તો કરવા જેવું અને પૈસા તો વખતે આવે ઘરે વખત મળાય આવે આપણા હાથમાં પૈસા છે એ વાત ચોક્કસ લાગે છે એવું તમને આપણા હાથની વાત છે એવું લાગે છે હા માટે પૂર્વ નું પ્રયોગ લઈને આવ્યા છો તે જયારે સારું થવાનું હોય ને ત્યારે સદબુદ્ધિ ઉત્પન્ન થાય ખરાબ થવાનું થાય દુર્બુદ્ધિ ઉત્પન્ન થાય માટે હા ભક્તિ કરવાની જરૂર અને બીજું બધું તો ચાલ્યા જ કરશે આ દાઢી ઉગાડવા માટે આપણે પ્રયત્ન કરવો પડે એવું બધું આ બધું થયા જ આ ભક્તિ કરવાના માટે ઓળખવા પડે ભગવાનને હવે આટલું બોલ્યા એનાથી ઘણો ફાયદો થાય જોરો તમે બોલો ને તો ઘણો ફાયદો થાય બીજું બીજું દેખાડવું હવે બીજું દેખાડે બીજું દેખાડું બધા કદાચ રોકડું સારું ને સારું આ તર્થ ફળ મળે આપણને અને તર્થ ભગવાનને પહોંચી જાય ને તો જવાબ બહુ મળે એટલે ભક્તિ આ અંદર દાદા ભગવાન અંદર બેઠા છે તારી અંદર તે બધું સાંભળશે ને બધું મારા પ્રગટ થયા છે તમારા પ્રગટ થયા નથી ધીમે ધીમે પ્રગટ થશે બરાબર ને લાવો બીજું ક્યાં ગઈ છે આપણી એવું જ કરું છે દાદા તમે કહે છે જમવામાં વધારે ભૂલ થાય છે તો બૂમા પાડશે Sometimes when she cooks food and she doesn't cook well, you know, she gets irritated. And gets, not that, not that much. એટલે વધારે નથી થતા પણ થતા છે ખરા થાય છે એ કે મારા દરેક વસ્તુ બરાબર જોઈએ તું એની ભૂલ કરું નોટ ટેસ્ટેડ તો એ એ જાણ જ છે કે ફરી એ મેં તારે ભૂલ નહીં કાઢવી પડે એ પોતે છે ભૂલ કરો ને એને એને પોતે જ કહે કે તમારી ભૂલ થઈ don't find mistake she will tell up front that she made she made a mistake mistake, rather than doing that. ખ્યાલ આવ્યો દાદા એમને અને ત- તારે પણ એ ભૂલ નહીં કાઢવી છે You don't have to find mistakes for him too, you know, his fault, any faults, what he does, you know, because he'll realize himself. So, but if you tell him and he knows about it, he's gonna get it, you know, that's gonna make it worse. But if he know, doesn't know that mistake and you explain him, then it's all right. આ That way that marriage is problem. એના હાથે ગ્લાસ હંડ્રેડ ડોલર ના થઈ જાય તો તું શું કહું કે What will happen if she broke a hundred dollars worth of glasses? If she breaks it, what will you do? Next time, somebody. हाँ, हिंदी में बात करा हाँ, yeah. ने- वो हिंदी में भी बात कर सकते हैं दादा हिंदी में बोलता हूँ भाई हिंदी बोलते हैं हिंदी हाँ हाँ बोलो बोलो तो बोले कि क्या हो जाएगा क्या इफेक्ट हो जाए कुछ इफेक्ट नहीं होगा दूसरी बार बोलूंगा संभाल के करो बस संभाल के संभाल के करो हैं? दूसरी दफा बोलेंगे कि संभाल के करना संभाल के उठाओ नहीं गुस्सा नहीं होता गुस्सा तो नॉर्मल तो होता है गुस्सा तो नॉर्मल होता ही नहीं ऐसा नहीं करना लेकिन इतना नहीं होता गुस्सा इतना नहीं होता कि वो उसकी भी पार्टनरशिप है ना तो उसका वो तो नहीं तोड़ेगा ऐसा नहीं तोड़ेगा ऐसे इसकी शक्ति नहीं पहुंचे तो टूट जाता है वो तो है उसकी इच्छा नहीं है नहीं सही बात है तो, तो कुछ बोलने का नहीं कुछ बोलने का अपने तो बोलने का तुमको कुछ लगा नहीं नहीं कहे ऐसा Right. बोलने का कुछ लगा नहीं नहीं ऐसा बोलने का क्या बोलने का कुछ लगा तो नहीं ग्लास है में। हाँ पार्टनर Right. Sure. नहीं तोड़ेगा कोई तोड़ेगा समझो पर ख्याल है दादा ख्याल है हिंदी में समझता हूँ बिल्कुल અને રસ્તામાં તું જતો હોય ને કોઈ મળ્યો અને હજાર ડોલર લઈ ગયો તો ભૂલ કોની If you are walking on the way and if somebody robbed you for thousand dollars, then whose fault is it? Hindi match कौन अच्छा। किसका किसका मिस्टेक मिस्टेक किसका नहीं वो होना ही था होगा वो होना ही था सो हो गया भूल किसकी भूल किसकी नहीं होती है भूल किसकी भूल किसी की नहीं होती है किसकी भूल के तुम्हारी भूल वो जाना था जा गया किसकी भूल तुम तुम्हारी भूल किसकी नहीं होती पुलिस वाला किसको पकड़ेंगे पुलिस किसको पकड़ेंगे पुलिस वाला किसको पकड़ेगा पुलिस वाला किसको पकड़ेगा पुलिस वाला क्या बोलेगा किसकी बोले है रॉबिंग किया उसकी जिसने रॉबिंग किया उसकी भूल जिसने रॉब किया ना उसकी बोले ओ और भगवान क्या बोलता है ये तुम्हारी भूल इतना पैसा लेके मत घूमो भगवान क्या कहता है वो ये कहते हैं कि इतने पैसा लेके मत घूमो હા हाँ, तो तो तो भगवान की बात तुम्हारा हिसाब था बोलेगा भगवान की बात सच्ची है कि भगवान बोलते हैं तुम्हारा हिसाब था बोलेगा oh, <laughs> वो समझते हैं दादा दादा समझ पड़ी गए हमने हाँ, समझ गए तुम समझ गए ये कहता है मैं आर्टिस्ट हूँ तो मैं सभी को फंसा तो उसके लिए हम क्या कहते तुम दादा को कहना is a good man good lady દાદાજી આપ ત્યાં વડોદરા રહેતે હો નવસારી રહેતે હો તમે ક્યાં क्या कहते हैं कि तुम कहाँ रहते हो देश हाँ, में बड़ोड़ा आसन पूछ रहा है कि तुम कहाँ रहते हो देश बड़ोड़ा बड़ोदा में मैं आऊँगा आपके पास करीब नवंबर में कहता मैं नवंबर में वहाँ बड़ौदा आऊँगा दादा के सूरत सूरत तो सब एड्रेस देंगे हम हाँ, हाँ, सूरत जाना है दादा सूरत किधर है तो हम बता देंगे सब नवंबर में किधर बोले तुम? સુરત હો આવવાના છે સુરત हैं? સુરત માં આવવાના છે સુરત એમ સુરત सूरत नवसारी अहमदाबाद નવસારી અમદાવાદ સુરત हाँ, हाँ, बरोबर. शूटिंग છે શૂટિંગ છે वो वो ये दादा ये एक्टर बनने वाला है ગુજરાતીમાં બોલો ને તો. कमर्शियल बनाना आवड़े कमर्शियल आर्टिस्ट है ना तो देश में मॉडल के लिए जा रहे हैं એડવર્ટાઇઝ एडवर्टाइजिंग कमर्शियल के लिए વિમલ મુફતલાલ નવસારી. વિમન એના વિમલ કંપની મફતલાલ ગ્રુપ એમના માટે કોમર્શિયલ માટે એડ માટે જાય મફતલાલ ગ્રુપ માટે કોમર્શિયલ ટેલિવિઝન માટે મૂવી પણ પ્રોડ્યુસ કરવાની વાત કરે છે મને કહે છે કે તમે મારી સાથે ઇન્વેસ્ટ કરો મૂવી પ્રોડ્યુસ કરીએ આપણે ફિલ્મ ફિલ્મ આપણી ઇન્ડિયન હિન્દી મૂવી મેં કહ્યું ના શું કહ્યું ના દાદા દાદા કહે I'll do it. દાદા, you tell- દાદા says then I'll probably go along with દાદા it. you tell him to do it. મેં કહ્યું કે દાદા મને કહે કે ફિલ્મ માં ઇન્વેસ્ટ કર તો હું કરું हाँ, हम तो દાદા ની કે દાદા નહીં हमारे हम किसी को ऐसा नहीं बोलते कि ऐसा नहीं बोलता हम तो- देखो बोलते हैं फिर तो ठीक है इन्वेस्ट करो दादा ने ऐसा बोलता नहीं वैसा बोलता है फिर भी हमको दादा के पास आशीर्वाद लेना ही पड़ता है ना मूवी के आशीर्वाद है ना साथ में बैठे हैं वो तो है that is his will not my will Right. That's what I told him, you know. But you, we need our your blessings, you know. એ તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે દાદા हाँ आशीर्वाद दे दो। અમારે ઘણી વાત થાય છે પટેલ क्या Just અહીંયા તાર કપાળ ના just હું દાદા ભગવાન નમસ્કાર કરું છું મેં બધા લોકો રાખે છે મહાત્માઓ રાખે છે હા, એ તો વળી તમારા વાળ કાપવા એના માટે પડાપડી થાય પછી તો હજરત પેગમ્બર સાહેબ ના એક વાળ છે ને એક વાર નહીં ચાર પાંચ વાવે છે ને કાશ્મીર માં રાખી હજરત ના છે કોના શું ખબર તમારા તો કાપે એટલે અમને ખબર પડે દુનિયા છે આ દુનિયા પણ દાદા તમારા તો કાપે તો અમને તો ખબર ને કે આ તો દાદા ના છે એ તો તમે રાખો હવે રાખે પડે પછી પછી ફેરફાર થઈ જાય આગલી પેઢીઓમાં આગલી પેઢીઓમાં પણ એનો કઈ મહત્વ એમ એવું છે ધારણ એની કિંમત બહુ કારણ કે આ પરમાણુ ઊંચી જાત ના તે ઊંચી જાત ના લાભ તો થાય ને છે ને અમારે તો તો એર બે ત્રણ આવ્યા જાય બધું દાદા આમાં લાભ થાય દાદા એવું કોઈ એટલે દાદા આમાં લાભ થાય એટલે આપડે શરીર ના એ લાભ માં બીજું શું લાભ થાય આપડે બધું બધું દાવ દળાલી મળે થોડી મુખ્ય જવાનું આજ્ઞા પાડો ને જો આ તો બધી બહુ જાતિ માન્યતા પાર જ ના આવવાનું તો મને પાર આવે ના દાદા એ વાળ કાપતો પેલો કાપી રહ્યો હવે તો લેવાઈ લીધા હોય પેલો અમેરિકા ને ભડકે મુ આ બધી બહુ જાત ની માન્યતા પાર જ ના આવે ને દાદા અનાડ્યા હતા દાદા હોડ્યા કરવાનું હોડ્યું કરવાનું ના શ્રદ્ધા છે ને શ્રદ્ધા નાય ના કહેવાય આપડે એની શ્રદ્ધા ના હોય તો ફળ આપે ત્યારે તારે મોટર પર આવવાનું ના મારે બપોરે આવી દાદા ભક્તિ કરવી એ જરા સમજાવો ને કેવી રીતના કરવી ભક્તિ ભક્તિ દાદા ની આજ્ઞા એ જ ભક્તિ એના જેવી કોઈ ભક્તિ જ નહીં દાદાની આજ્ઞા આજ્ઞા પાવી એટલે દાદા ના દાદા ની સાહેબ બેઠા બહુ ઊંચી ભક્તિ હતી વ્યવસ્થિત સમજાય છે કે નહીં સમજાય એ સમજાય તો પછી કશું થયું તો વ્યવસ્થિત જો સમજાય ને તો કશું ડખો જ ના રહે તેમ છતાં ડખો થાય તો પેલા ભરેલો માલ ડખો થાય પણ જ્યાં પેલા ખબર પડી જાય કે આ ભરેલો માલ નીકળવો તને ખબર પડે એમને કહી દો ખરા તમે નટુભાઈ આ ભરેલો માલ નીકળે જોયા કરો તો એટલે કઈ નઈ દેમ પણ મારી જાતે ટકોર કરું અંદર ના પણ આપડે તરત કહી દેવું છે કે આ ભરેલો માલ નીકળે છે જોયા કરો કઈ જુવાની મજા આવે કોઈને કરતા ના માને એ આપણું જ્ઞાન હું કરતા નહીં લોકો જે કઈ થાય છે મારા હિસાબથી થાય છે પ્રમાણ થાય છે એના હિસાબથી કરતા કોઈ નહીં એટલે આ જુએ ભૂલીબેન જુએ એ પોતે ભૂલીબેન ને જોયા કરે એ ભૂલીબેન શું શું કરે છે અને એમની જોડે કેવું ડીલિંગ કરે તે જોયા કરે આ પોતે નથી કેવું ડીલિંગ કરે છે તે જોયા કરે એ બંને ને જોયા કરે બે પુત્રો શું કામ કરી રહ્યા છે જોયા કરે એવું આ વિજ્ઞાન આપણું જગતમાં કોઈ પણ જીવ દોષિત છે ને એ દોષિત આપણે ભૂલને લઈ લઈએ દાદા એટલું નિશ્ચય રાખો કે દોષિત નથી કોઈ દોષિત દેખાય છે મારી ભૂલ નથી દેખાય દાદા એવું કેટલા વખત રહેશે તમને દાદા નું જ્ઞાન લીધા ત્રણ વર્ષ થયા કોઈ વર્ષ ચૂકી જાય દીકરી શું કરો દાદા નું જ્ઞાન હાજર થાય ને પ્રતિક્રમણ પછી થાય ખરું પ્રતિક્રમણ સારું કેવાય દાદા કોઈ વખત આપણે કોઈની મીઠી મસ્કરી કરીએ કોઈ વખત આવું જ્ઞાન ઉભું થયું નતું નિરાતે કઈ પણ મોત કરતા કરતા મોકલી જવાનું અક્રમ વિજ્ઞાન ઉભું થયેલું દસ વર્ષે દસ લાખ ઉભું થાય એ તો ક્રમિક ના કલ્પના ટકા કરવા પડે હજુ ઘડિયાળ ઘડિયાળ નીકળી છે ને તો આવું હતું તો તો પગથિયા ચડ્યા એટલું ચાલ્યું પગથિયા ચડાય છે રીતે કે જેટલો અપારી ગ્રહ છોડ્યો એટલો કરે છૂટવાની તો જરાય શક્તિ છે ને હું વધારે વધારે કરે દાદા કોઈની મીઠી મસ્કેરી આપણે કરીએ ખાલી ગમત માં એક જ એક જ મને કોઈ દાદા આજ્ઞા કરે તો એક જ કરી ને તેમાં બાર મહિને સાત આઠ હજાર દસ હજાર ડોલર બચ્યા <laughs> પેલા એના શોપિંગ શોપિંગ ના બોલો હવે ગયા ધર્માદર થયું બચ્યા મનમાં પાછું લાયા પછી ઉપાધિ બહુ ને અને પછી જેને એ આપે તે શું કે આ તો સારા ભાવના ઘણા મળે છે પણ આવું લાવે કે <laughs> તો આલિયા તાર કે ને આલિયે નહીં તને કહેવાનું શું લેવું હોય તો આલો શું કહે છે લેવું હોય તો લેવું હોય તો હાલો અને આપણે લીધું હોય તો આલી આવવું જોઈએ આપડે કોઈ વખત લીધું હોય તો આલી બાકી લેવાની આશા જ કરીને પછી પહોંચ્યો જ નહીં આપણે મોક્ષ જવું છે અમે જો પહોંચી વળાય કઈ પહોંચી વળાય અમે જોડે લેવાની આશા જ ના રાખી અને તમે તો બહુ જ ના આપ્યું હજુ મૂકી રાખી છે ને બધું શું કરશે ક્યારે આપી જશે આપતો પુત્ર તો રહે ત્યારે આપી દે પછી દરન પૂછે ને કોઈની મીઠી મસ્કરી કરે તો એવો દોષ લાગે ખરો કે નિર્બંધ કેમ દાદા દાદા આપડે કોઈની મીઠી મસ્કરી કરીએ તો એ દોષ બંધાય આપડે એમ જ ખાલી હસતા હસતા જ આમાં આપડે અફવા ખાતર જ આમ કઈ બોલ્યા હોય થાય નહીં તો એ લંગડો ચાલતો પછી આપડે મસ્કરી કરી દે દુઃખ થાય એ લંગડો લંગડો ના ના એવું નહીં દાદા એટલે હવે ધારો કે આમ ગમત માં જ આપડે કોઈને ગમત માં આમ હસતા હસતા કીધું હોય એને એમ ના થવું જોઈએ બાજુ નબળી લાભ લેતા એ જણા આજ મજા આવી તમે વાત કરી <laughs> એમની વાત કરવાથી આનંદ થયો દુઃખ ના થયું દુઃખ કોકને દુઃખ થયું એ બધું પાપ અને પેલો તો કે મને મજા આવી તમે હા ખરી વાત છે <laughs> હા અમે ગમત કરીએ છીએ ને કારણ અમારું દુઃખ ના થાય અને આપડે થઈ તો તરત માફી માંગી લેવી આપડે ભગવાન ની પાસે માફી માંગો છો નહીં માંગતો કેમ તમારે પછી ડોગર બધા બહુ હાલે છે તમને આના સાથે ચાલે ડોગર બહુ બહુ હાલતે લાખો પાપો કર્યા હોય પછી માફી માંગે છૂટકો પછી તો આગળ ચાલે નહીં પાંચ લાખ આપો કે દસ લાખ આપો